કેમ છો મારા બાળ દોસ્તો મજામાં છો ને અરે વાહ આજે તો ધૈર્યરાજ આવ્યો છે કુમારપાળ છે પૂર્વા છે વાહ ભાઈ તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો હા ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું વાર્તાનું નામ છે ચકલીના મિત્રો અને ગાંડો હાથી કોઈ એક ગાઢ વનમાં લીમડાના એક ઝાડ ઉપર માળો બાંધીને એક ચકલાનું જોડું રહેતું હતું સમય જતા તેને બચ્ચા થયા આ ચકલાના બચ્ચા તો ભાઈ એવા સરસ મજાના નાના નાના ને કૂણા કૂણા હતા કે તમને બધાને તો એને હાથમાં લઈને રમાડવાનું મન થઈ જાય બોલો પણ એક દિવસ શું થયું તમને ખબર છે બધાને અરે એક દિવસ એ વનમાં તો એક ગાંડો હાથથી આવી ચડ્યો એ હાથથી ને તડકાથી બચવા માટે ઝાડનો ક્યાંય છાયોય નહોતો મળતો ત્યારે એ તો આ ચકલા જ્યાં રહેતા હતા ને તે લીમડાના ઝાડની નીચે આવીને ઊભો રહ્યો પણ હાથીને તો ભાઈ ખરા બપોરની ગરમી બહુ થતી હતી હો એટલે એણે તો પવન ખાવા માટે પોતાને સૂંઢથી લીમડાના ઝાડની ડાળીઓ પકડીને ખૂબ હલાવી ખૂબ હલાવી હવે તમે તો જાણો છો કે લીમડાના ઝાડ ઉપર તો ચકલાનું જોડું માળો બાંધીને રહેતું હતું અને એ માળામાં તો એમના નાના નાના બચ્ચાય હતા પણ હાથી તો ભાઈ ગરમી લાગવાથી તડકો લાગવાથી ભારે ગાંડો થયો હતો હો એ તો સૂંઢથી પકડીને લીમડાના મંડો હલાવવા આખું લીમડાનું ઝાડ એણે તો ધ્રુજાવી નાખ્યું બોલો પછી તો એણે ઝાડની ડાળીઓ ભાંગી નાખી અને એ ડાળી ઉપરના માળામાં ચકલાના બચ્ચા હતા ને એ નીચે પડીને બિચારા મરી ગયા ચકલો મરી ગયો અને એના બધા બચ્ચાએ જમીન પર પટકાઈને મરી ગયા પણ આપણી આ ચકલી કોઈક રીતે બચી ગયો એ મરી નહીં હવે ચકલી તો પોતાના નાના નાના બચ્ચા મરી જવાથી ભારે દુઃખી થઈને રડવા માંડી આમ ભારે દુઃખ પામેલી ચકલી જો કોઈ રીતે રોતા અટકતી નહોતી અને ભાઈ એ સમયે તેને આમ રડતી સાંભળી અને ચકલા ચકલીનો પાક્કો ભાઈબંધ હતો ને લક્કડખોદ નામનો પંખી એ આવી ચડ્યો તમે બધાએ લક્કડખોદ પંખી જોયું છે ને એ પોતાની ચાંચથી ઝાડમાં મોટા મોટા ખાડા કરી અને એમાં ઘર કરીને રહે એને લક્કડખોદ કહેવાય એની ચાંચ તો ભાઈ ભારે લાંબી અને ખૂબ મજબૂત હોય હો આ લક્કડ ખોદે ચકલીને આમ રડતી સાંભળીને કહ્યું અરે ચકલી બેન ચકલી બેન હવે રડવાથી શું વળવાનું છે હિંમત રાખો જે થયું તે થયું રડવાથી મરી ગયેલા પાછા થોડા આવવાના છે જુઓ બહુ દુઃખી થવું સારું નહીં હવે પછી શું કરવું એનો વિચાર કરો ને બેન લખડ આવી ડાઈ ડાઈ વાતો સાંભળીને ચકલી બોલી હા એ વાત તો ઠીક છે પણ એ પાગલ ગાંડા હાથીએ મારા નાના નાના બચ્ચાઓનો નાશ કર્યો છે એને મારી નાખ્યા છે માટે હે લક્કડ ખોદ ભાઈ તું જો અમારો પાક્કો ભાઈબંધ હો તો આ ગાંડા હાથીને મારવાનો એને પાઠ ભણાવવાનો ઉપાય બતાવ કે જેનાથી મારું આ દુઃખ દૂર થઈ જાય ચકલીની આ વાત સાંભળીને લક્કડખોદ પંખી બોલ્યું અરે ભાઈ સંકટમાં મુશ્કેલીમાં જે સાથે રહે એ જ સાચો મિત્ર એ જ સાચો ભાઈબંધ કહેવાય હો પણ હવે જુઓ એ ગાંડા હાથીને મારવા હું કેવી બુદ્ધિ દોડાવું છું એ તું જોઈ લેજે ચકલી બેન મારો એક મિત્ર છે અરે એ છે તો નાનકુડી એવી માખી એ માખીનું નામ વીણા રવા છે વીણા રવા ચકલી બેન હું એને બોલાવીને આવું છું એ આવે એટલે આપણે સાથે મળીને વિચાર કરશું કે એ ગાંડા હાથીને કેવી રીતે હરાવી શકાય પછી તો બાળ દોસ્તો આ લક્કડખોદ ચકલીને સાથે લઈ અને માખીની પાસે લઈ ગયો અને બોલો અરે માખી બેન માખી બેન આ ચકલી મારી મિત્ર છે કોઈ ગાંડા હાથીએ એનો માળો તોડી નાખીને ચકલાને અને એના બચ્ચાને પણ મારી નાખ્યા છે તો એ હાથીને પાઠ ભણાવવા એને મારી નાખવા માટે મને હવે તમે જ મદદ કરી શકો એમ છો લક્કડ ખોદની આ વાત સાંભળીને માખી તો બોલી અરે ભાઈ એમાં તે કાંઈ કહેવાનું હોય કહ્યું છે ને કે દુઃખના સમયે તો ભાઈબંધ જ બધી મદદ કરે જો સાંભળો તમારી જેમ મારોય મેઘનાથ નામે એક દેડકો મિત્ર છે એ દેડકો મારો પાક્કો ભાઈબંધ છે પાક્કો તમે બંને અહીં ઉભા રહો હમણાં હું ઉડીને મારા ભાઈબંધ એવા મેઘનાથ નામના દેડકાને બોલાવીને લાવું છું એમ કહીને ભાઈ આ વીણા રવા નામની નાનકુડી માખી તો ઉડી અને તળાવના કાંઠે રહેતા મેઘનાદ નામના દેડકાને બોલાવી લાવી પછી તો ભાઈ દેડકાએ આવીને શું કહ્યું ખબર છે એણે કહ્યું ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ તમે બધા દુઃખી ના થાવ ડ્રાઉ ડ્રાઉ ચિંતા ના કરો હવે હું આવી ગયો છું અરે જ્યારે ઘણા બધા એકસાથે ભેગા થઈ જાય છે ત્યારે ગમે તેવા પાગલ હાથીનું પણ કાંઈ ચાલતું નથી ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉં ડ્રાઉં હવે તમારે મારી સલાહ પ્રમાણે બધું કરવાનું હું જેમ કહું ને એ બધું કરવાનું સમજા અરે માખી તું છે ને એક કામ કર દેડકાએ કહ્યું કાલે બપોરે તું પેલા પાગલ હાથથી જ્યાં છે ને એની પાસે જજે અને એના સુપડા જેવા મોટા મોટા કાનમાં વીણા વાગતી હોય એવા તારી પાંખોથી અવાજ કરવા માંડજે તારું નામ તો વીણારવ છે ને વીણારવ એ હાથીના કાનમાં તું ખૂબ ગુંજન કરજે હો એટલે એ હાથી તારી પાંખોના અવાજ સાંભળતા સાંભળતા પોતાની આંખો બંધ કરી દેશે હાથી જ્યારે વનમાં રખડતા હોય અને આવો મીઠો ગુંજારો સાંભળે ને એટલે ઘેનમાં આવીને આંખો બંધ કરી દેતા હોય છે હો ભાઈ અને જો સાંભળો લક્કડખોદ ભાઈ આ હાથી જેવી આંખો બંધ કરે ત્યારે તું એની પાસે જઈ એની આંખો તારી લાંબીને મજબૂત ચાંચથી ફોડી નાખજે પછી તો એ હાથથી તરસ લાગવાથી સરોવર તરફ ઊભી પૂછડીયા ભાગશે હો પણ હું રસ્તાના એક ખાડાના કિનારા ઉપર બેઠો બેઠો ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ એવો વાદળાના ગડગડાટ જેવો અવાજ કરીશ અરે ભાઈ એટલે તો મારા ફઈબાએ મારું નામ મેઘનાદ રાખ્યું છે મારો મેઘ જેવો વાદળ જેવો અવાજ સાંભળી અને તારી ચાંચો વડે ફૂટી ગયેલી આંખોવાળા એ પાગલ હાથી માનશે કે સરોવર આવી ગયું છે અને ખાડાને સરોવર માનીને એમાં એ ભફાંગ કરતો પડશે અને પછી ખાડામાં પડવાથી મરી જશે અને ભાઈ પછી તો આ ચકલીના ભાઈબંધ લક્કડખોદ ને વીણારવ નામની માખી અને મેઘનાદ નામના દેડકાએ આવું સરસ મજાનું આયોજન કરી અને મોટા જબ્બર હાથીને હરાવ્યો હો તેથી આ ચકલી લક્કડખોદ માખી અને દેડકો ઘણા નાના નાના હોવા છતાંય એક થઈ ગયા અને સંપી ગયા એટલે હાથીને પણ હારવું પડ્યું બોલો તો ભાઈ આવું છે હળી મળીને રહીએ તો મજાનું જીવન જીવીએ હે ને ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ બરાબર છે આવજો